એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો હેતસ્વી આવી છે અને આમ દૂર દૂર વલસાડમાં બેઠા બેઠા સુનિધિ પણ વાર્તા સાંભળે છે સાંભળો સાંભળો મારા ભટુરિયાઓ આજે છે ને આજે હું તમને બધાને અનિલ જોશીની વાર્તા સંભળાવવાનો છું અને વાર્તાનું નામ છે છાના છાના પગલા આમ છૂક છૂક છૂક છૂક ગાડીના પગલા દેખાય નહીં છાશ વારે છાપરા પરથી ઉડી જતા કાગડાના પગલા આકાશમાં દેખાય નહીં પણ છગન લાલે નવા બૂટ લીધા ત્યારે છગનના પગલાથી રસ્તો આખો ગાજવા લાગ્યો હતો હો ભાઈ છગનલાલ છાશ લેવા જતા ત્યારે છાશ વાળો ને પગલા ઉપરથી ઓળખી જતો કે છગનલાલ આવતા લાગે છે છગનની શેરીના પાડોશીઓ છગનના પગલાથી હેરાન પરેશાન થઈ ગયા હતા શેરીના બધા પાડોશીઓ છુક છુક છુક છુક કરતા છગનલાલ પાસે ગયા અને કહેવા લાગ્યા છગન તારા પગલાંનો બહુ ઘોંઘાટ થાય છે તારા પગ બહુ બોલકણા છે છગન તો કે પગ બોલે એમાં હું શું કરું છગન તારા પગ નથી બોલતા પણ બૂટ બોલે છે બૂટને શાંત રહેતા શીખવ ભાઈ સાહેબ પાડોશીઓએ છગનને સલાહ આપી પાડોશીઓની ફરિયાદ સાંભળીને છગનલાલ તો એમ છુક છુક છુક છુક કરતા બૂટ પાસે ગયા અને નાક ઉપર આંગળી મૂકીને બૂટને કહ્યું ચૂપ ચૂપ બૂટ કે અમે તો ચૂપ છીએ પણ તારા પગ બોલે છે હવે છગનલાલ ખરા મુંજાઈ ગયા ઓ ભાઈ છેવટે છગનલાલ ગયા છનિયારા સાહેબ પાસે અને કહ્યું સાહેબ એ સાહેબ મારા બૂટને બોલતા બંધ કેમ કરવા છનિયારા સાહેબે છાશિયું કરતા જવાબ દીધો તારા બૂટને કીડીના ટ્યુશનની જરૂર છે કીડીના ટ્યુશનની તું બૂટને લઈને કીડી પાસે જા છગનલાલ બિચારા બેવ બૂટ હાથમાં ઉંચકીને કીડીના દર પાસે ગયા અને જોયું તો દરમાં એકેય કીડી મળે નહીં હો ભાઈ છેવટે છગનલાલે કીડીના દર પાસે એક વીંછી જોયો વીંછી તમે બધાએ જોયો છે ને હા વીંછી જોયો છગનલાલે વીંછી પાસે ગયા અને પૂછ્યું કીડીઓ ક્યાં ગઈ બધી વીંછી ભાઈ આ કીડીઓ ક્યાં ગઈ છે વીંછીએ પહેલા તો છીકોટા નાખ્યા ચીકોટા નાખીને જવાબ દીધો તમને ખબર નથી કીડીઓ મોચીની દુકાને ગઈ છે બધી કીડીઓ મોચીની દુકાને ગઈ છે મોચીની દુકાને મોચીની દુકાને વળી કીડીઓ શા માટે ગઈ એટલી એ ખબર નથી બૂટ લેવા માટે <laughs> અરે ભાઈ કીડીઓ મોચીની દુકાને બૂટ લેવા માટે ગઈ છે હો પણ હજી સુધી આવી નથી અને આ છગનલાલ ત્યાં એમની વાટ જોતા ઊભા છે કે કીડીઓ આવે તો બૂટને ટ્યુશન માટે મૂકું તો ભાઈ આ હજી સુધી કીડીઓ આવી નથી તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો